એ આવો આવો મારા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પ્રિયશા વાર્તા સાંભળે છે ભાવનગરમાં બેઠા બેઠા આવો આવો પ્રિયશા બેન આજે છે ને આજે હું તમને બધા બાળકોને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે એ પણ ચોરી કહેવાય અને વાર્તાના લેખક છે મુકુલ કલારથી એમણે મને વાર્તા કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો એક હતા સ્વામી સંત એમનું નામ સ્વામી દયાનંદ સરસ્વતી તમે એમનું નામ સાંભળ્યું છે ને આ આ દયાનંદ સરસ્વતીની વાર્તા છે ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતા સ્વામી સ્વામીનું નામ દયાનંદ સરસ્વતી અને એમના એક વિદ્યાર્થી હતા એમનું નામ નંદકિશોર બાબુ એક દિવસ આ નંદકિશોર બાબુ સ્વામીજીને મળવા આવ્યા અને મળવા આવતા હતા ને ત્યાં રસ્તામાં એક ખેતર આવ્યું અને ખેતરમાં ચોળીની શીંગો ઘણી સરસ થઈ હતી હો આપણે ચોળી ખાઈએ ને હા શીંગો જોઈને નંદકિશોર બાબુને થયું કે ઓહો આ શીંગો કેટલી સરસ છે લાવને થોડીક મારા સ્વામીજી માટે લઈ જાઓ દયાનંદ સરસ્વતીજી માટે લઈ જાઓ નંદકિશોરને તો એવું થયું એટલે એણે તો ખેતરમાંથી થોડીક શીંગો તોડી લીધી હો ભાઈ મજાની કુમળી કુમળી તાજી તાજી શીંગો જોઈને સ્વામી દયાનંદજીએ પૂછ્યું અરે નંદકિશોર બાબુ આવી તાજી મજાની શીંગો ક્યાંથી લાવ્યા હા બજારમાં મળ્યો છે ખરી આવી સરસ નંદકિશોર બાબુ તો કે નાજી બજારમાંથી નથી લાવ્યો રસ્તામાં એક ખેતરમાં સરસ મજાની શિંગો થઈ છે ત્યાંથી તોડીને લાવ્યો છું આ સાંભળીને સ્વામી દયાનંદજી બોલ્યા હો શું બોલ્યા એટલે તમે ખેતરમાંથી ચોરીને લાવ્યા છો ને નંદકિશોર બાબુ તો કે સ્વામીજી મેં કાંઈ ચોરી નથી કર્યો આ તો ખેતરમાં સરસ મજાની શીંગો ઉગેલી હતી તે મને થયું કે લાવો ને આ મારા સ્વામીજી માટે આપના માટે થોડી લઈ લઉં આ સાંભળીને સ્વામી દયાનંદજી જરા ગંભીર થઈને પૂછું ભલે તમારો હેતુ સારો હતો તમારે કઈ ચોરી નહોતી કરવી પણ તમે ખેતરના માલિકને પૂછીને શીંગો તોડી લેવા છો ખરા તમે ખેતરના માલિકને પૂછ્યું છે કે હું તમારા ખેતરમાંથી આ ચોળીની શીંગો લઉં એવું પૂછ્યું છે તમે નંદકિશોર બાબુએ જવાબ આપ્યો નાજી ગુરુજી મેં ખેડૂતની રજા તો નથી લીધી હો એ મારો ઓળખીતો છે એની રજા લેવાની શું જરૂર હોય ઓળખીતાના ખેતરમાંથી લઈએ તો એ ના થોડું પાડે કાંઈ આ સાંભળીને નંદ કિશોર બાબુના શિક્ષક હતા ને દયાનંદજી એ તો બોલા આમ આપણાથી કદી ન થાય એટલું હંમેશા ધ્યાનમાં રાખજો નંદ કિશોર બાબુ રજા વિના કોઈની ચીજ લેવી એ ચોરી કહેવાય ચોરી કોઈને પૂછ્યા વિના એક પણ વસ્તુ લેવાય નહીં પછી ભલે ને એ તમારા ઓળખીતા હોય જાઓ આ સિંગ પાછી આપી આવો અને ભાઈ નંદકિશોર બાબુ તો પછી પેલા ખેડૂતને પાછી બધી સિંગો દઈ આવ્યા હો તો ભાઈ આવી હતી સ્વામી દયાનંદજીની વાર્તા અને નંદકિશોર બાબુની વાર્તા કોઈને પૂછ્યા વિના કાંઈ લેવાય નહીં ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવામાં મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે હાલા કરી જાઓ આવજો